એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો સાવરકુંડલામાં બેઠા બેઠા માનસભાઈ વાર્તા સાંભળે છે આવી જાઓ આવી જાઓ માનસભાઈ આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મૂરખ માછીમાર એક હતો માછીમાર નદીમાંથી માછલા પકડીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો આ માછીમારને હતો એક છોકરો છોકરો પણ ક્યારેક એના બાપ સાથે નદીએ જાય માછલીઓની જાળ નાખવામાં મદદ કરે આવી રીતે એક દિવસ આ બાપ ને દીકરો બંને નદીએ ગયા માછલી પકડવા માછીમારે ઊંડા પાણી પર નજર ફેરવી જોઈ જ્યાં વધુ માછલીઓ ફરતી હતી ત્યાં એણે ઝાડ નાખી ઝાડ નાખ્યા પછી થોડીક વારે નદીમાંથી આગી પાછી કરી ઓડી એણે એટલામાં ઝાડનો હાથો જે એણે પકડ્યો હતો એમાં તો એને વજન લાગ્યું રોજ કરતાં એ વધારે પ્રમાણમાં વજન લાગ્યું એટલે એણે દીકરાને કહ્યું એલા એલા બેટા જો ભારે માછલી પકડાઈ ગઈ હોય એમ લાગે છે બહુ જ ભારે લાગે છે બહુ જ ભારે કાંટાને પાણીમાંથી ખેંચવા માછીમારે બહુ કોશિશ કરી પણ ખેંચાય જ નહીં નક્કી કોઈ મોટી માછલી કાંટામાં ફસાઈ ગઈ લાગે છે એણે ફરી પોતાના દીકરાને કહ્યું અહીલા જો દીકરા મને તો ભારે મોટી માછલી લાગે છે હો તું હવે જલ્દી એક કામ કર જા જલ્દી આપણા ઘરે જા પણ કેમ બાપા હું ઘરે શા શા માટે જાઉં અરે સાવ મૂર્ખો છે તું તો ખોટા ખોટા સવાલ કરે છે હું કહું એટલું કર તું જલ્દી ઘેર જા ને તારી માને કહે છે કે આપણા પાડોશીઓ સાથે મોટો ઝઘડો કરે મોટો ઝઘડો ઝઘડો શું કરવા બાપા જો પાછો સવાલ કર્યો મેં તને કહ્યું ને કે તારી માને જઈને કહે કે પાડોશીઓ સાથે ઝઘડો કરે છોકરો તો માની ગયો જેવો તમારો હુકમ અને એ તો ઉપડો પોતાને ઘેર ઘેર જઈને એણી એની એણે એની માને કહ્યું બાપાએ કહ્યું છે માં તું અત્યારે ને અત્યારે આપણા પાડોશીઓ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દે બધા સાથે ઝઘડો કર તું ને તારા બાપા બંને અક્કલના ઓથમીર છો વગર મફતનો ઝઘડો અને એ પણ આપણા પાડોશીઓ સાથે કાંઈ અક્કલ ઠેકાણે છે કે નહીં તમારી બધાની પછી તારા બાપને કોઈ ખજાનો મળ્યો છે પાછો વાત કરે છે તે ખજાનો સમજી જા માં બાપુને ઝાડમાં બહુ મોટી માછલી પકડાઈ ગઈ છે માછલી શું બહુ મોટી માછલી સાચું કહે છે ગપ્પુ તો નથી હાંકતો ને અરે સાચું કહું છું માં એટલે તો બાપા એ તાબડતોબ મને આ ઘરે મોકલો છે તમને ખબર દેવા એલા તો તો તારી વાત સાચી જો મારે પાડોશીઓ સાથે ઝઘડો કરવો જ પડશે એમ કહીને માં તો ઉપડી પાડોશીઓ સાથે ઝઘડવા દીકરાએ પૂછ્યું પણ માં ઝઘડો છો શું કામ ઝઘડો શું કામ કરવાનો માએ કહ્યું અરે તું મૂરખ છે પાડોશી સાથે ઝઘડીએ નહીં તો તારા બાપા મોટી માછલી પકડીને આવે પછી પાડોશીઓને એ માછલીમાં ભાગ દેવો પડે બધા આપણી પાસે મોટી માછલીમાંથી થોડોક ભાગ માગે એના કરતાં બધા સાથે ઝઘડી લીધું હોય તો આપણી પાસે કોઈ માગવા આવે નહીં એટલે મોટી માછલી આવે એ પહેલાં આપણે બધા સાથે ઝઘડો કરી લઈએ એટલે માછલીનો ભાગ ન પડે આમ વિચારીને એ તો બધા સાથે ઝઘડો કરવા લાગી અને બધા પાડોશીઓ એની સાથે ઝઘડો કરવા લાગ્યા ઓ ભાઈ થોડીક વાર થઈ ત્યાં એને પોલીસ પકડી ગઈ છોકરાની માને અને લઈ ગયા ન્યાયાધીશ પાસે ન્યાયાધીશે એને ઝઘડો કરવા માટે સો રૂપિયાનો દંડ કર્યો અને ઘરે મોકલી દીધી કે હવેથી કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો ના કરશો માછીમારની પત્ની ઘરે આવી અને જોયું તો માછીમાર તો લંગડાતો લંગડાતો ચાલતો ચાલતો આવતો હતો એણે માછીમારને જોઈને પત્નીએ પૂછ્યું અરે મોટી માછલી પકડાઈ હતી તે ક્યાં છે માછીમાર તો કે શું મોટી માછલી માછલી પકડવાના કાંટામાં નદીના ઝાડનું મૂળિયું સલવાઈ ગયું હતું તે મને એમ કે મોટી માછલી પકડાઈ છે અરે માછલી નહોતી ઝાડનું મૂળ હતું મૂળ અને ભાઈ પછી તો આ માછીમારની પત્ની પણ એવી પસ્તાણી કે મેં ઝઘડો કર્યો એમાં સો રૂપિયાનો દંડ ભર્યો તો ભાઈ આવી હતી આ મૂર્ખ માછીમારની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો